જેમનો ક્રમ હોય ભગવદ્ ગીતાનો જેનો પ્રસ્તુતિનો ક્રમ હોય આરામ કરો જે જે દંડવત પ્રણા હું બરોડાથી મીના બોલું હેલો હલો હા તમે કરો સંભળાય છે તમે ચૂપ કેમ થઈ ગયા અન્વથાના અધ્યાયને અંતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ વગેરે જાણનાર પરને પ્રાપ્ત કરે છે તે પરનું વિવેચન એક બે શ્લોકમાં કરેલ છે જેની શક્તિ તથા મહિમા અચિંત્ય છે એવા પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન છે તે જાણીને આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાંથી પરાસિદ્ધિ એટલે ગુણાતીત મુક્તિ પામેલા છે અને બીજા શ્લોકમાં આ જ્ઞાનના આશ્રયવાળા છ ગુણોને પ્રાપ્ત થઈ સર્ગ સમર્થ સમયે જન્મતા નથી તેમજ પ્રલય સમયે વ્યથા પામતા નથી ત્રીજા શ્લોકમાં સર્વભૂતોની ઉત્પત્તિ પ્રભુ બીજ દ્વારા કરે છે એ સમજાવે છે ચોથા શ્લોકમાં પ્રભુ બીજદાતા પિતા છે એમ કહે છે પાંચમા શ્લોકમાં પ્રકૃતિના ત્રણેય ગુણો દેહમાં રહેલ અવ્યય દેહીને બંધન કરે છે અને છઠ્ઠા શ્લોકમાં ગુણોનું સ્વરૂપ દર્શાવતા પ્રભુ સત્વગુણ નિર્મલ અને પ્રકાશક અનામય છે અને સુખ તથા જ્ઞાનના સંગથી બંધન કરાવનાર છે હવે સાતમા શ્લોકથી હું આગળ કરું છું રજો રાગાત્મક વિધિ કૃષ્ણ સંગમ સમુદ્ભવમ तन निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् અને આશક્તિથી ઉત્પન્ન થતા રજોગુણને રાગ જાણ તે દેહીને કર્મના સંગતિ બંધન કરે છે વિવેચન અમુક પદાર્થ માટે આસક્તિ અને તે પ્રાપ્ત કરવાની તૃષ્ણાથી રજોગુણની ઉત્પત્તિ થાય છે તે રાગ રાગરૂપ અર્થાત રૂપ છે તે ગુણ જીવને પદાર્થની પ્રાપ્તિ કરવા માટે કર્મમાં પ્રેરે છે અને કર્મમાં આસક્તિ ઉત્પન્ન કરી બંધન કરે છે હવે આગળનો શ્લોક આવે છે આઠમો એક મિનિટ તો તો પહેલા પૂછી લઉં કોઈને કઈ કેવું પૂછ્યું છે વિવેચન બાકી આનો આનો કઈ તમને વિશેષ કેવું હોય તો પ્રકાશ પાડો રજો ગુણ દૂર થાય સત્વ ગુણ નિવૃત્તિ એટલે મેં આ પુરુષોત્તમ ગ્રંથાવલીમાં જે વાંચ્યું એમાંથી મને થોડી ઘણી જે સમજણ પડી છે એમાંથી વાંચ્યું છે કે રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી જીવ પદાર્થની પ્રાપ્તિ માટે કર્મમાં જીવને પદાર્થની પ્રાપ્તિ માટે કર્મમાં પ્રેરે છે અને કર્મમાં આસક્તિ ઉત્પન્ન કરી બંધન કરે છે કારણ કે તેનાથી શક્તિ વધે છે બીજા કોઈ એટલે અહીંયા એવું કહ્યું કે અમુક પદાર્થ માટે આસક્તિ અને તે પ્રાપ્ત કરવાની તૃષ્ણાથી રજોગુણની ઉત્પત્તિ થાય છે એટલે અત્યાર સુધી એવી સમજ હતી કે રજોગુણથી આસક્તિ અથવા તો તૃષ્ણા થાય પણ આ વસ્તુથી ની ઉત્પત્તિ થાય છે એ ના સમજાયું એટલે જો રજોગુણ આપણામાં હોય એના કારણે આપણે કોઈક જગ્યાએ આસક્તિ થાય અથવા તો કોઈક કામના આપણામાં થાય એ એ સીધી વાત છે પણ અહીંયા એવું કહ્યું કે આસક્તિ કે કામનાને કારણે રજોગુણની ઉત્પત્તિ થાય છે એ દિવસ પ્રોસિજર અહીંયા કેવી રીતે આવી ના પહેલા રજોગુણ તમારા એટલે પ્રકૃતિના જે ગુણો છે એમાંથી જો તમારામાં રજોગુણનું વધારે વાર્ધક્ય હશે તો તેનાથી તૃષ્ણા અને આસક્તિ રજોગુણ ઉત્પન્ન કરે છે રજોગુણ તો ઓલરેડી સત્વ અને તમ ગુણ તો ઓલરેડી ઉત્પન્ન છે તૃષ્ણા અને આસક્તિ પહેલા ઉત્પન્ન થાય છે એનાથી તમે કર્મ કર્મ કરવા માટે પ્રેરાવ છો અને એ કર્મ સારા નરસા કરી અને પછી એનાથી બંધન થાય છે હા એટલે એ સીધી પ્રોસિજર થઈ ને કે રજોગુણને કારણે આપણે આસક્તિ અને તૃષ્ણા થાય છે અહીં એવું કહ્યું છે કે અને તૃષ્ણાથી ની ઉત્પત્તિ થાય છે એવું કહ્યું છે અહીંયા હવે તો વધારે જે જે સમજાવે તો ના ના વધારે એટલે આ સમજે છે ને એ એ કેવી રીતનું છે કે અમુક પદાર્થ માટે આસક્તિ અને તે પ્રાપ્ત કરવાની તૃષ્ણાથી રજોગુણની ઉત્પત્તિ થાય છે એટલે રજોગુણ ઓલરેડી છે નહીં પણ તમે કોણ કોણ હિનાબેન બોલો છો મીનાબેન હાજી અચ્છા હવે તમે એક કામ કરો તમારા ફોન ને સ્પીકર ઉપર છે ને એને તમે સ્પીકર માંથી હટાવી દો સ્પીકર એનો બંધ કરી દો જેથી સામસામો એકો આવે છે તમે આપણા ફોન ઉપર વાત કરતા હોય ને એવી રીતે તમે પકડીને વાત કરો એટલે હવે પ્રશ્ન એ છે અહીંયા કે રજોગુણ થી કૃષ્ણા કામના વગેરે પેદા થાય છે કે કૃષ્ણા કામના છે એ રજોગુણને પેદા કરે છે એ મૂળ પ્રશ્ન છે મૂળ શ્લોકમાં તો કૃષ્ણા સંગ સમુદ્ભવમ રજો રાગાત્મકમ વિધિ એમ સ્પષ્ટ કહ્યું છે કે કૃષ્ણાને સંગથી જે ઉત્પન્ન થતો રજોગુણ છે એને તું રાગાત્મક જાણ રાગાત્મક એટલે ચીટકું તો અહીંયા તો એમ કહ્યું છે પ્રચલિત માન્યતા એ છે કે રજોગુણથી આવું થાય છે તો હવે એનું સમાધાન શું એ પ્રશ્ન છે જે જે મને તો સમજ નથી પડતી હવે આનાથી વધારે તો એટલે એમાં મૂળ વાત એ છે કે પ્રાથમિક અવસ્થા ગુણોની આપણા ભીતર હોય છે એના પછી આ જાતની જે સંગ કે કામના એ એના અંદર બહુ અભિવૃદ્ધિ કરે છે તો જે છે એ ગુણની અંદર એનો જે ઉદ્રેક કરનારા તત્વો છે એને અહીંયા ભગવાન ગણાવી રહ્યા છે કે તૃષ્ણા અને સંગ છે કર્મસંગ એ પછી આપણા અંદર રહેલા રજુગુણ ને અભિવૃદ્ધિ કરે છે એટલે છે પણ એમાં જે છે એમાં વધારો કરે છે એમાં વધારો હવે શા માટે કામના થઈ કે શા માટે કર્મસંગ થયો કેમ કે પ્રાથમિક રજુગુણ આપણા અંદર હતો હવે આનો સંગ થયો એટલે ઓર વધી ગયો એ તાત્પર્ય તમે સ્પીકર બંધ કરી દીધું હા જી જે સ્પીકર બંધ જ છે અચ્છા ભલે કરો આગળનું કરું હા તમસ્તત્વજ્ઞાનજ ત્વજ્ઞાનજમ વિદ્ધિમોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિદ્રાભિ તન નિબધનાતિ ભારત શ્લોકાર્થ હે ભારત સર્વ સર્વદેહીઓને મોહ ઉત્પન્ન કરનાર તમો ગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જાણ તે પ્રમાદ આલસ્ય અને નિંદ્રાથી બંધન કરે છે વિવેચન તમો ગુણ વિરુદ્ધ જ્ઞાનથી અથવા અવિદ્યાથી ઉત્પન્ન થયેલો છે તે મોહ ઉત્પન્ન કરે છે અને પ્રમાદ આલસ્ય તથા નિંદ્રાથી બંધન કરે છે અહીંયા પણ એ જ રીતે બધી જગ્યાએ રીતે એનો પ્રભાવ આપણા ઉપર જેમ રાગાત્મક થયો કે અજ્ઞાત રૂપ થયો હવે એ તો એના ફ્લો ફ્લોમાં જશે મતલબ જેમ ઈચ્છા થઈ ઈચ્છાને કારણે એને પ્રાપ્ત કરવા આપણો પ્રયત્ન કર્યો પ્રયત્નને કારણે જ્યારે વસ્તુ આપણને મળી જાય તેમાં મમત્વ પેદા થઈ જાય પછી એને છૂટવાનો ભય રહે તો આ બધું તો મતલબ એ તો ચેન પોતે પોતે કનેક્ટ થઈ જાય ને એકબીજાથી તો એમાં વધ્યું એવું કેવી રીતે કહી શકાય એટલે જે ઈચ્છા તો પેદા કરી દીધી હવે એને કંટ્રોલ કરવા માટે જે સ્થિતિમાં રજોગુણ છે એને ન વધવા દેવા માટે ઈચ્છાનું દમન કરવું એ સેન્સ લેવલ એટલે આપણે આ બંને શ્લોકનો અર્થ એવો કર્યો કે ઈચ્છા પેદા થાય છે એનાથી રજોગુણ ઉત્પન્ન થયો કે રજોગુણ છે જેના કારણે આપણને ઈચ્છા થઈ તો એનો ઉત્તર આપણે એ સમજ્યું કે ભગવાન જે આજ્ઞા કરે છે એ એ આજ્ઞા કરે છે કે એ જે રજોગુણ પ્રકૃતિના ગુણોને કારણે આપણામાં રહેલો છે એની અંદર આ બધાને કારણે વધારો થાય છે તો હવે પ્રોબ્લેમ એમાં એ છે કે જેમ સૌથી પહેલી ઈચ્છા કોઈને થઈ કેમ કે બાલ્યાવસ્થામાં જ આપણે એમ વિચારીએ કે ચંચળતા જે છે એ રજોગુણનું કાર્ય છે એવી ચંચળતા જે બાળકમાં છે રજોગુણને કારણે આવે છે હવે જો રજોગુણને વધવા ન દેવું હોય આપણને કે એ રજોગુણ હવે એ રજોગુણે ઈચ્છા તો પેદા કરી જ દીધી આપણી અંદર હવે જો આપણે એમ કહીએ અહીંયા કે રાગાત્મક હોવું અનુરાગાત્મક હોવું એ રજોગુણનું લક્ષણ છે કે એનાથી રજોગુણ બટે છે તો એને અટકાવા માટે આપણે જે સૌથી પહેલી ઈચ્છા રચગોણો પેદા કરી છે એને બંધ કરી દેવું એ જનું વચન નહી તો તો એ એક ઈચ્છા પછી એની બીજી ઈચ્છા ત્રીજી ઈચ્છા પછી એ ચેઇન ફાન્ડલેસ છે જો ગુણો વડે ગુણવધ્યા જ કરતા એમ કે હા એમ નહી કે સૌથી પહેલા તો આ પ્રિન્સિપલ ને આપણે સમજી શકતી છે કે ક્લિયર કરી દે અહીંયા જે નિરૂપણ કરી રહ્યા છે નિરૂપણ તૃષ્ણા સંગથી પેદા થાય છે રજોગુણ તે જ રીતે અજ્ઞાન થી તમોગુણ પેદા થાય છે હવે આ જે કાર્યકારણ ભાવ છે એ અહીંયા ઉડતાઈ ગયેલા લાગે છે નું કાર્ય અજ્ઞાન છે આપણે અજ્ઞાનથી તમોગુણ રીતે તૃષ્ણા અને સંઘ છે એ રજોગુણનું કાર્ય છે એના સ્થાને અહીંયા રજોગુણથી રજોગુણ છે તૃષ્ણા સંઘથી પેદા થાય છે એમ કહેવામાં આવ્યું છે આ વાતની પ્રક્રિયા સમજાય છે કે નહીં હવે પ્રશ્ન શું છે એને આ પ્રક્રિયામાં આપણે એનો અર્થ એ લીધો કે જે ઉલટું ક્રમ ભગવાન અહીંયા બતાડ્યો રાજસ્થાન ગુણ માટે ત્યાં આપણે એનો અર્થ એ લીધો કે રજો ગુણ સદંતર છે જ નહીં અને ઈચ્છાના કારણે પેદા થાય છે એવો એનો અર્થ નથી ઓલરેડી છે જેમાં ઈચ્છાના કારણે વધારો થાય છે બરોબર આટલું ઉત્તર આવ્યો આનો હવે જો આપણે એવું કહી રહ્યા છીએ કે આપણા અંદર રહેલા જે સામાન્ય લેવલના સાત્વિક રાજસ્થામાં ત્રણ ગુણો છે તો એ અવસ્થામાં અહીંયા ભગવાને જેના પ્રભાવ બતાડ્યા છે એના કારણે ગુણોમાં વૃદ્ધિ છે જેમ રાજગુણની વૃદ્ધિ તૃષ્ણાથી થાય છે કે અગિયારથી તમો ગુણની વૃદ્ધિ થાય હવે જો આપણે એમ કહી રહ્યા છીએ કે ઓલરેડી આપણામાં નાના પ્રપોર્શનમાં છે આ બધાથી પ્રપોર્શન વધી રહ્યો છે તો હવે એને આપણે જો રોકવા માંગતા હોઈએ તો ઇનિશિયલ અવસ્થામાં જે ઈચ્છા થઈ ત્યાંથી જ એને કંટ્રોલ કરીએ તો જે પ્રપોર્શન ભગવાને રાખ્યું છે એ જ પ્રપોર્શનમાં રહે અને એની અંદર વધારો નથી હા એટલે રસ્તા તો બે છે સાંખ્ય યોગમાં બે રસ્તા એ જ બતાવ્યા છે યા તો તમે એને અંકુશમાં લો અથવા ત્યાગ કરો બે રસ્તા છે અથવા આગળ આવશે એવા સત્વમ રજત તમસ ચાવી હોય સત્વમ ભવતી નારક રજોગુણ અને તમોગુણ એનો અવિભાવ કરીને સત્વગુણ પેદા થાય છે તે રીતે રજસ સત્વમ તમશ્ચર્ય તમસ સત્વમ રજસ તો અન્ય ગુણો છે એનો અવિભાવ કરે એ તો ઓલું છે શાંતિ જ છે સત્વગુણ પ્રબલ થશે તો રજોગુણ તમોગુણ આપોઆપ એનો અભિભવ થઈ જશે તમોગુણ થશે તો સત્વ અને રજોગુણનો અભિભવ થઈ જશે આપણી પાસે બીજો પણ ઉપાય છે તમે એને વધારી દો એ કરે એવું બી ખરું ને સત્વગુણ છે તમોગુણ છે કોઈના અંદર વધારે તો એની પાસે બે વિકલ્પ પણ મળશે છે સત્વગુણનો પણ રજોગુણ તો નિયરેસ્ટ રજોગુણ મળશે એને તત્વગુણ માટે એને થોડી તકલીફ પડશે તો એ રજોગુણથી ને વધારી અને તમોગુણ છે એને દબાવી શકશે તત્વગુણ છે એનાથી પણ સંભળશે એને ખરેખર એ રીતે પણ ઉપાય છે અને સીધે સીધો એ ગુણના ઉપર એટેક કરવો તો પણ થઈ શકે એમ છે ચંચલતા માટે પણ અલ્ટિમેટલી જે પણ રજોગુણનો આવિર્ભાવ હશે એ કોઈક ને કોઈક બીજા અન્ય ગુણના સંબંધી કાર્યથી જ થશે એમને એમ તો નહીં થાય એટલે કે એકદમ શરૂઆતની અવસ્થામાં જ એને રોકી દીધું કે જો વધી જ રહ્યું છે તો પછી જ એને કંટ્રોલ કરી દીધું બીજા ગુણનો સહાય લઈને એ સિવાયના અથવા ત્યાગ કરીને કોઈ બી એટલે ત્યાગમાં એ થશે ને કે જો વૈરાગ્ય થાય તો સાત્વિક ગુણ થઈ જાય એ જ વાત એટલે છેલ્લી વાત એ જ કે સાત્વિક ગુણને વધારો તો રાજસ્થાન કંટ્રોલમાં આવી બસ એટલે આપણી ધર્મ સાધના એકદમ પ્રોપર છે હા પ્રયામ તમહોણ ની અંદર જે થીલું ને કે અખ્યામ થી ઉત્સવ થાય લો જ્યાં સે પ્રમાન આલેશ ને નિગ્રચિત અવસ્થન કરે છે તો હવે આપડે જો એવું કહીને છે કે એક નોર્મલ પ્રોપોર્શન માં થાતે કે જે સામત્રણે ગુણો રૂય છે ને તામ ગણ નું કાર્ય કોઈ જાતના અખ્યામ પેદા કરું છે તો જ્યાં સુધી બહાર નું કોઈ સ્ટિમ્યુલિયમ આતરાક ન કરે ત્યાં સુધી કેવી રીતે કોઈ કેમ પેદા થઈ જાય એટલે કે અહીંયા જે કીધું ને કે તમો ગુણ ને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું જાણશો હવે અજ્ઞાન થયું તો તમો ગુણ વધી જશે અથવા આપણે એમ કહીએ કે એ પ્રકટતા જ ત્યારે થશે જ્યારે આપણને ગુજરાતનું અજ્ઞાન થાય બહારી પદાર્થના સંસર્ગથી થવાનું છે ને તો એટલે વાત એટલી એમાં થશે કે અંદર રહેલા ગુણો તો છે પણ એ પ્રકટ તો બહારી વાતાવરણ ને કારણે જ થાય છે જો એવો સંગ ન મળે એવું વાતાવરણ ન મળે તો એ ગુણો એમને પણ તો દબાઈ શકે ના એવું તો નથી બાહરી પદાર્થનો સંસર્ગ એ વાત તો ચોક્કસ છે કે આત્મા સિવાય જે કંઈ પણ છે એને આપણે બહારી માનીને ચાલીએ તો એ વાત સાચી બીજું કઈ વારંવાર એટલે આમાં એક વાત એ સમજવી છે કે દેહી આત્મા અને દેહ એમાં દેહનો મતલબ આપણે ક્ષેત્રજ્ઞની પણ ક્ષેત્રી દેહાભિમાની જે દેહ ગુણમય છે પ્રાકૃત છે અને તેના કારણે એની પોતાની પણ જે અવસ્થા છે એ એનો દેહાભિમાન જે પ્રકારનો છે તે પ્રકારની એની અભિમતિ બને એટલે પ્રાઇમરીલી એની જો પોતાના વિષયમાં જે જ્ઞાન છે એ જ્ઞાનના સ્વરૂપ પર નિર્ભર કરશે કે એને આપણે તાત્વિક કક્ષામાં મૂકીએ રાજસ કક્ષામાં મૂકીએ કે તામસમાં એટલે ઓવરઓલ એની પ્રકૃતિ આપણે કયા ગુણના પ્રાધાન્યવાળી નિર્ધારિત કરીએ એટલે ત્રણે ત્રણ હોવા છતાં પણ ઓવરઓલ એનો જે મેકઅપ છે એ સાત્વિક રાજસ કે તામસ કોઈ એક ગુણના પ્રાધાન્ય વાળો હશે ત્યારે પણ ઇક્વિલી ઇક્વિલિબ્રિયમની સ્થિતિ તો નહીં જ હોય એટલે ભલે એના અંદર સંચારી ભાવના રૂપમાં અન્ય ગુણો છે એ અવસર અનુસાર કે સમય અનુસાર અવસ્થા અનુસાર કે એના સામે જે કોઈ પણ પદાર્થ આવે તેના અનુસાર એમાં ઉતાર ચઢાવ આવશે પણ ફરી પાછું સ્થાયી ભાવના રૂપમાં એનું જે મૂળ તાત્વિકતા કે રાજસ્થા કે સામર્થ હશે એ એની બનેલી રહેશે આ પરિસ્થિતિ છે એટલે હવે જે વ્યક્તિ ધારો કે રાજસ છે બાય નેચર એટલે રજોગુણના પ્રાધાન્ય વાળો છે જયારે अब छह सात ओवर कोई विकेट नहीं गिरना चाहिए भारतीय टीम का तो प्रमुख बल्लेबाज जल्दी जल्दी आउट हो गया यहाँ पर તો એટલે જે વ્યક્તિ પ્રકૃતિથી તામસ છે કે રાજસ છે કે સાત્વિક છે એને હવે જે જાતના વિષયનો અવસ્થાનો કે પરિસ્થિતિ એનો સંગ પ્રાપ્ત થશે તે અનુસાર એ જેટલા પણ સ્ટિમ્યુલી છે એ એના અંદર રહેલા જે પ્રાકૃત ગુણો છે એને સ્ટિમ્યુલેટ કરશે तो कर्म संघ छे ये तृष्णा छे ये अंदर रहेला सात्विक व्यक्ति ना अंदर पर रहेला रजोगुण ने स्टिम्युलेट कर उत्तेजित कर तो प्राधान्यता है तो मेंटेन ओवरऑल ओवरऑल प्राधान्य रहें એટલે જેમ તામસી વ્યક્તિ છે એની અંદર કોઈ કારણવશ રજોગુણનો ઉદ્રેક થયો તો એમાં પણ તામસતાની છાંટ રહેશે એનું તાત્પર્ય છે અને ત્યાં રચિતના લગ્નમાં અમે ગયા ત્યારે નાચગાનનો કાર્યક્રમ હતો અહીંયા તો એમાં એક ભાઈ હતા એ હવે નાચવાનું તો રાજસ તૃણની જ આખી ક્રીડા છે રાજસ્થાન એમાં પ્રાધાન્ય છે એ નૃત્યમાં અમે જોયું તો એક કુટેટ બુટેટ ને એવું બધું હતા વ્યક્તિ એ બહુ આમ ખાવકાઈથી નાચતા કે તાળી વગાડે તો પણ આમ આમ તાળી ના વગાડે એકદમ નજાકત સાથે એવી રીતે રાખતા હતા આપણને ખાઈ કે ઓ આવા સામના એમના જે કપડા છે એની ક્રીઝ પર પણ બગડી ન જાય કે ઇસ્કી બધી સાવધાનીથી ને એવી સુંદરતાથી રાખતા હતા હવે એ નૃત્ય રજો પણ છે તે છતાં પણ આપણને લાગે આપણને સાત્વિક નૃત્ય એવી જ રીતે અતિ તામસી પણ એની અંદર જોવા મળતા હતા આજુબાજુ વાળાને લાતો આમ લાત પણ કરતા એવું તામસી નૃત્ય પણ આપણને જોવા મળતું રજોગુણ રાજસી છે તો ઘણા બધા કરતા હતા ઓવરઓલ રાજસ ગુણ છે એનો એ પ્રસંગમાં પ્રાધાન્ય છે તેમ છતાં પણ એમાં આપણને ત્રિકોણની છાટ જોવા મળે હવે જે વ્યક્તિ કોઈ દિવસ નાચ્યો ન હોય અને એવા વ્યક્તિને બહુ આગ્રહ કરીને કોઈ લઈ જાય તો વિચારો એ બહુ શાલીનતાથી નાચવાનો પ્રયાસ કરશે તો એની જે ઓવરઓલ પ્રકૃતિ છે એ નૃત્યની અંદર પણ પોતાનો પ્રભાવ તો બતાવે ને નો ક્રમ હતો એ હા બોલો હા જે પ્રણામ આમાં નવમો શ્લોક આમાં જે હેલો હા બોલો હા જે અજ્ઞાન થી ઉત્પન્ન થયેલો જાણ તો અહીંયા અજ્ઞાનની ડેફિનેશન શું થશે અજ્ઞાન એટલે શેનું અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું કોઈ પણ અજ્ઞાન છે કોઈ પણ પ્રકારનું એ અજ્ઞાન તમો ગુણને પેદા કરે છે અહીંયા ખાલી એટલી વાત કહીને ભગવાન અટકી નથી ગયા ભગવાન એમ કહી રહ્યા છે કે પ્રમાદ આલસ્ય અને નિદ્રા એનાથી આત્માને એ અજ્ઞાનથી વધેલો તમો ગુણ બાંધે છે તો આપણે અહીંયા આ એનો જે પરિણામ છે એ પરિણામને લઈને અજ્ઞાનના સ્વરૂપની કલ્પના કરવાની છે કે કોઈને નીંદર આવી ગઈ શું કામ નીંદર આવી ગઈ કે પ્રવચન એવું હતું કે કંઈ સમજાયું જ નહીં તો અજ્ઞાન આવી ગયું એ અજ્ઞાને તમો ગુણ વધારી દીધો એટલે નીંદર આવી ગઈ તો અજ્ઞાનજમ તમ નિદ્રાભિ નિબધનાતી એમ એ જ રીતે પ્રમાદ થઈ ગયું આલસ્ય થઈ ગયું તો જે પણ અજ્ઞાન છે પ્રમાદ કે આલસ્ય શું છે કે મનુષ્યની પ્રવૃત્તિમાંથી એને અટકાવે છે અજ્ઞાન જે છે એ એવો પ્રભાવ કરે છે કે તમોગુણનો ઉદ્રેક કરીને એને મનુષ્યની પ્રવૃત્તિને અટકાવી દે છે કોઈ કેમ કંઈ કરતા નથી અમે કંઈ જાણતા જ નથી તો અજ્ઞાન થઈ ગયું ને તો પ્રવૃત્તિ અટકી ગઈ પ્રમાદ આલસ્ય થઈ ગઈ હા હવે જેમનો વારો હતો એ કરો આરામ પાછો આઠ પાછો નવમાં સત્વમ સુખે સંજયતી રજ કર્મણી ભારત ज्ञानम् आवृत्य तु तमः प्रमादे सञ्जु सञ्जयत्युत શ્લોકાત એ ભારત સત્વગુણ સુખમાં આશક્તિ કરાવે છે રજોગુણ કર્મમાં અને તમોગુણ જ્ઞાનને ઢાંકીને પ્રમાદમાં આસક્તિ કરાવે છે અહીં ત્રણેય ગુણોનો અનુક્રમે સ્વભાવ કહેલા છે તમોગુણ પૂર્વક ભગવત લીલાનું અજ્ઞાન ભ્રમજનક જ્ઞાન પ્રમાદ આલસ્ય નિંદ્રા આદિ ભગવત સેવામાં પ્રતિબંધ કરાવે છે પ્રમાદથી ભગવત અવધાનતા આલસ્ય ભગવત સેવામાં જતા રોકે નિંદ્રાથી ચિત્તના જ્ઞાનનો નાશ થાય છે અને સત્વગુણ ભગવત જ્ઞાનમાં જોડે છે રજોગુણ કર્મમાં જોડે છે તમોગુણ નિંદા નિંદ્રા આલસ્ય અને પ્રમાદમાં જોડે છે આટલું સમજાયું હા સરસ બહુ સારું હવે આગળનો શ્લોક મારો હા તમે છૂટા કોઈને કઈ છે આમાં વિચારણી આગળનો કોનો વારો છે બરોડાથી અલકા બોલું છું હા પાર્થ તને કઈ પૂછવું છે પ્રમાદો અન્વધાનતા એટલે અન્વધાનતાનો અર્થ શું થાય એ ખબર નથી અમૃત રંગીમાં છે કે પ્રમાદો ભગવાન ભગવત અન્વધાનતા હા એક મિનિટ જોઈ લેવું ज्ञानम आवृत्य प्रमादे સંયોજયતી જ્ઞાનને આવૃત્ય એટલે ઢાંકીને પ્રમાદમાં એને લગાવે છે પ્રમાદનો અર્થ કરી રહ્યા છે અનઅવધાનતાયામ અવધાનતા એટલે અટેન્શન અનાવધાનતા એટલે લેક ઓફ અટેન્શન સુખમાં આસક્તિ કરાવે છે એટલે જ્ઞાન થયું ને એટલે સુખમાં આસક્તિ કરાવે છે એટલે જ્ઞાનથી જે મોક્ષ પ્રાપ્તિની દિશામાં આપણે અગ્રેસર થઈએ છીએ એ સુખની એ વાત કરવાની ને તો લૌકિક સુખ બી એની અંદર આવી ગયું બધું આવી ગયું તો પછી સાત્વિકતા કેવી રીતે તો રજોગુણ જેવું નથી આને લૌકિક અલૌકિક સાથે કોઈ લેવા દેવા જ નથી આગળ આપણે રજોગુણમાં એ જોયું કે ઈચ્છા ને ઉત્પન્ન કરવું એ નું કાર્ય છે હવે એ બધી ઈચ્છાઓ જ તો સુખ દુઃખ રૂપી ફળને ઉત્પન્ન કરે છે એ તો બહુ મોટા લેવલ ઉપર ફલની કલ્પના કરી રહ્યા છો તમે પણ નાના નાના કોઈને ઈચ્છા જ થઈ છે એમાં જ સુખનો અનુભવ થતો હોય તો પણ સુખ તો છે જ ને સાત્વિકતા નહીં સાત્વિકતા જુદી વસ્તુ છે સત્વગુણનું કાર્ય જુદી વસ્તુ છે સાત્વિકતા એટલે તો ઓવરઓલ તમારો મેકઅપ એવો થઈ ગયો એને આપણે કહીશું પણ જે તે હશે તો નો જ પ્રમાણ છે પ્રભાવ છે હેલો દીદી હેલો હેલો હેલો તો ના જીજી હા જીજી નંદત પ્રણામ હા હેલો હા બોલો બોલો હા એટલે હું એમ કહું છું કે આ જે કોઈ બી ગુણની આપણામાં પ્રધાનતા હોય ધારો કે સાત્વિક ગુણની પ્રધાનતા આપણામાં છે તો એમાં તામસ કે રાજસ એ બે અંદર આપણે હાવી થાય કોઈ વખત તો એ બી બંધન કરે સમજાયો નહીં પ્રશ્ન મને એટલે આપણે જે પ્રાધાન્યતાની વાત કરી કે કોઈનામાં સાત્વિક ગુણનું પ્રાધાન્ય છે તો એમાં તમો ગુણ એનામાં કોઈ વખત એની સ્વભાવ કદાચ તામસ થઈ જાય પ્રકૃતિના ગુણના લીધે એનો સ્વભાવ એવો થઈ જાય કે પછી રજો ગુણ એનામાં હાવી થઈ જાય તો એ એ જે સાત્વિક ગુણ એનામાં જે પરમેનન્ટ છે પ્રધાનતા સાત્વિક ગુણ તો એમાં આ બે ગુણ જો હાવી થઈ જાય તો એ બંધન કરે એમ બંધન તો સાત્વિક ગુણ પણ કરે તો રજોગુણ તમોગુણ કરવાના જ છે બંધનના પ્રકાર એ તો કહ્યું ને અહીંયા સુખથી બાંધે છે કોઈ કામના તૃષ્ણા કોઈ અજ્ઞાન આલસ પ્રમાદ નિદ્રાથી બાંધે છે બધા ગુણો બાંધી જ છે બંધનનો પ્રકાર બદલાતો રહે છે શ્રીરાજ શ્રીજી આગળ તમારો છે દસમો શ્લોક કોનો છે દસમો શ્લોક લઉં આગળ આવીએ છીએ આવે છે અવાજ त्वं भवति भारत रजसत्वं तमश्चैव तमसत्वं रजस्तथा હે ભારત લોકાર્થી ભારત રજસ અને તમોગુણનો અભિભવ કરી સત્વ પ્રકટ થાય છે સત્વ અને તમોગુણનો અભિભવ કરી રજોગુણ પ્રકટ થાય છે અને સત્વ તથા રજોગુણનો અભિભવ કરીને તમોગુણ પ્રકટ થાય છે લેકન અદૃશ્યને લીધે ત્રણમાંથી બે ગુણનો અભિભવ કરી એટલે કે બે ગુણોને ઢાંકી ત્રીજો ગુણ પ્રકટ થાય છે આ ગુણ જે બીજાઓને ઢાંકી લઈને વૃદ્ધિ પામે છે તે પોતાનું કાર્ય કરવું બંધન કરે છે અહીંયા આગળ જે ગુણ વધે છે એની પ્રધાનતા બતાવી છે અને જે બીજા ગુણ છે તેને ગુણ બતાવ્યા છે એવી સમજવામાં આવતી હતી તમારો અવાજ અસ્પષ્ટ છે જરા સંભળાય નથી એટલે શૂન્ય પર સમજ્યો નહીં એવું છે એટલે આખો શ્લોક વાંચ્યો સંભળાયો નથી નહીં એ તો છે પુસ્તક એટલે વાંધો નથી પણ તમે પૂછી શું રહ્યા છો એ એટલે આમાં એવું બતાવવામાં આવ્યું છે જે ગુણ વધે છે એટલે બે અભિભાવ હતા ને કે જેમ કે રજત અને તમોગુણનો અભિભાવ કરીને સત્વ પ્રગટ થાય સત્વ અને તમોગુણનો અભિભાવ કરીને રજોગુણ એટલે જે ગુણ વધે છે તેની પ્રધાનતા બતાવી છે અને બીજા ગુણ ગૌણ બની જાય છે એવું સમજમાં આવે છે બરાબર છે એ તો બરાબર એવું છે રાજસમાંથી સાત્વિકમાં જશો ને સાત્વિકમાંથી તમે નિર્ગુણની નિર્ગુણતા પ્રાપ્ત કરશો પણ અહીં તો એવું કે છે કે કોઈ બે ગુણને દબાવીને ત્રીજો ગુણ પ્રગટ થાય છે તો પછી સાત્વિકતામાં જ્યારે કોઈ હોય ત્યારે એને તમસ ને રજસ દબાવી દે છે એટલે એ તો પછી પાછા આવી જ શકે છે ને એટલે એ પરિવર્તિત નથી થતા એવું પરિવર્તિત નથી થતા એટલે એટલે એવું થઈ શકે તામસતા સાત્વિકતા છે તો રજોગુણ તમોગુણ છે એ દબાયેલા છે ફરી પાછા તમોગુણ સાત્વિકતા દબાઈ જાય તો રજોગુણ પ્રધાન થઈ જાય એવી ગુણોની અંદર ઉલટ પલટ પ્રતિદિન થઈ શકે દિવસમાં ચાર વાર થઈ શકે જન્મોજન્મ પણ થઈ શકે એટલે કાયમ કાયમ માટે એવું પરિવર્તિત એટલે એમ કે તમસ ગુણ કે રાજસ ગુણ જતા રહ્યા એટલે જ્યારે નિર્ગુણતા પ્રાપ્ત કરે ત્યારે તો ત્રણેય ગુણો જતા જ રહે છે તો શું સાત્વિકતામાં આ બે ગુણો ટોટલી પરિવર્તિત નથી થતા હા એની કોઈ ગેરંટી નથી એટલે ઓછું ઓછા દ્રશ્યમાન થાય પણ રહે ખરા એ તો કેટલા દબાયા છે એના ઉપર છે કારણ કે કોઈ પણ વસ્તુમાં આપણે દબાવવાની જ્યારે વાત કરીએ ત્યારે એવું થાય કે એ સ્પ્રિંગની જેમ પાછું ઉછળે છે એટલે એ આમાં દબાવવાનું જ વાત કરી છે પરિવર્તિત થવાની તો વાત જ નથી કરી પરિવર્તિત તો ન થાય જે છે તો રહેવાના છે ત્રણ તો સંખ્યા રહેશે ત્રણ ના બે કે એક એવું તો થાય જ નહીં દબાય જ એટલે સમષ્ટિમાં ત્રણ ભલે રહ્યા પણ વ્યક્તિ વ્યક્તિ જયારે કોઈ ઉત્થાન કરી રહ્યું છે પોતાની જાતનું તો એમાં પણ એ ત્રણ ના ત્રણ તો રહેશે શું કરી છે વ્યક્તિ જયારે કોઈ જ્ઞાનના માર્ગમાં આગળ વધી રહ્યું છે ઉત્થાન પોતાનો આત્માનો ઉત્થાન કરી રહ્યું છે ત્યારે પણ એ ત્રણ ના ત્રણ રહેશે જ એમાં બી એ પરિવર્તિત નહીં થાય ના ના ના એવું નહીં થાય ત્રણ તો ત્રણ જ રહેશે જ્યારે હશે અપવિત્રતા જ્યારે થાય ત્યારની વાત ત્યારે બે અવસ્થા છે નિર્ગુણતાની અને ગુણાતીતતાની એ બે અવસ્થામાં આ ગુણોનો પ્રભાવ નથી રહી જતો એટલે નિર્ગુણતા અને ગુણાતીતમાં પછી ગુણાતીત એટલે ત્રણ ગુણ વગરનું થઈ ગયું અને નિર્ગુણતામાં શું આવશે નહીં નિર્ગુણતા એટલે ગુણરહિતતા ગુણાતીતતા એટલે ગુણ હોવા છતાં પણ જીવન મુક્તની જેમ એને ત્રણેય ગુણના પ્રભાવથી મુક્ત ગુણના હોવા છતાં પ્રણામ દંડો પ્રણામ અદ્રષ્ટ એટલે શું થાય એનો મિનિંગ દ્રષ્ટ ક્યાં છે હા એટલે અજ્ઞાત કારણ કઈ આપણે જેને કહી ન શકીએ બોલી ન શકીએ વિચારી ન શકીએ નામ ન પાડી શકીએ એવું કઈ સામાન્ય રીતે ભગવદ ઈચ્છા ગુજરાતીમાં એનો સારો શબ્દ છે અફળ અફળ કારણસર આવું બન્યું એ અફળ યાદ રાખજો પણ આપડા પ્રયત્નમાંથી પણ આવું થાતું છે તો જો કોઈ ગણનો એટલે આપણે જે કોઈ સાહિત્ય પ્રવૃત્તિઓમાં ઇનવોલ્વ થઈએ તો બીજા બધા પણ આગળ શીખે હા એ થશે એટલે આત્મશ્રુતમાં આપણે સમજાય એવું પણ તો કરી શકે હવે ઉપર જે ଅપ્રસ્થ કારણ વાળી વાત કરી જેવું ઈચ્છે કે આવું થાય મગજ આગળ કોનું છે હા મારું છે હા હા હવે જે વધેલા ગુણ છે ને એની વૃત્તિના એનું લક્ષણ બતાવે છે કે સર્વદાધારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા સદા વિદ્યા વિકૃદ્ધમ સત્વમ ઇત્યુતમ શ્લોકાર્થ આ દેહમાં સર્વ દ્વારોમાં જ્યારે પ્રકાશ તથા જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે વૃદ્ધિ પામે છે એમ જાણવું વિવેચન એક ગુણ બીજા બેને ઢોંકીને વૃદ્ધિ પામ્યો છે એમ સાથે જણાય એવી આકાંક્ષા થાય તે માટે ગુણના કાર્યો પરથી અમુક ગુણ વૃદ્ધિ પામે છે એમ જણાય છે એમ કહે છે આ ધ્યેયમાં ઇન્દ્રિય વગેરે દ્વારોમાં જ્યારે પ્રકાશ અને જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે પ્રકાશ તથા જ્ઞાન સત્વગુણના કાર્ય હોવાથી સત્વગુણની વૃદ્ધિ થઈ છે એમ જાણવું કોઈને છે કઈ આમાં હા બોલો બોલો ઇન્દ્રિય વગેરે દ્વારોમાં જ્યારે પ્રકાશ અને જ્ઞાન ઉત્પન્ન થાય પ્રકાશ તથા જ્ઞાન તત્વગુણના કાર્ય હોવાથી તત્વગુણની વૃત્તિ થઈ છે એમ જાણવું અબે ઇન્દ્રિય વગેરે દ્વારા માં ત્યારે પ્રકાશ અને જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એટલે એનો શું મતલબ થાય હવે ઇન્દ્રિય દ્વારા ત્યા કરણ ઇન્દ્રિય કે સખ ઇન્દ્રિય છે તો એમાં પ્રકાશ અને જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એ કેવી રીતે થાય સમજો એટલે એના દ્વારા એમાં પ્રવેશ છે ને લંકે કે જંકે યક્ષની આપણે એમાં કઈ પ્રકાશ ઇન્દ્રિય રોગમતી થાય અરે રજોમાંથી થનારા લોક પ્રવૃત્તિ અસંખ્ય આગેવા છે અને તબોમાંથી થતા નિદ્રા આરસ એને દૂર કરીને સ્વચ્છ થવું સત એટલે કે પ્રકાશ અને જ્ઞાન એટલે કે સત અસત્યનો અને કર્તવ્ય અસત્ય પછી નિત્ય અનિત્ય વગેરેનું જે જ્ઞાન થાય હૃદયમાં જેના દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે ઇન્દ્રિયો વગેરે દ્વારા એવું સમજાય છે એટલે અત્યાર સુધી આપણી ઇન્દ્રિય આ બધું ગ્રહણ કરવાનું શક્તિમાન નથી એ હવે શક્તિમાન થઈ જ્ઞાન વગેરે કે નિંદ્રા ઉપર કંટ્રોલ કરવા માટે કે લોભ કે બધી વસ્તુ ઉપર કંટ્રોલ કરવા માટે જે આપણી ઇન્દ્રિયો સક્ષમ નથી એ હવે થઈ એ એ સેન્સમાં અહીં લેવાની વાત એ બેન જે સમજાવે એ એવું તમે કહો છો ને એવું કહેવા માંગે સત્વની વૃદ્ધિ થાય તો આ રીતે એટલે રજોની રજોગુણની થાય તો તમોને અને જે કાર્ય છે એને દબાવીને છે એ વખતે ઇન્દ્રિયમાં એનો પ્રકાશ થશે એટલે જેના દ્વારા ઇન્દ્રિયમાં પ્રવેશ થાય છે તો એ ગુણની પ્રકાશ એની અંદર થશે એવું મને સમજાય છે એટલે એવું કે છે કે આપણી ઇન્દ્રિયો અત્યાર સુધી જે કાર્ય નથી કરી શકતી જેમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્પર નથી બનતી કે એવી બદલાવ જયારે આપણને આપણી ઇન્દ્રિયોમાં સમજાય ત્યારે એવું સમજવું જોઈએ કે સાત્વિક ગુણ વધી રહ્યું એવું સામાન્ય રીતે આપણે એવું અનુભવ કરીએ જ્યારે નોર્મલી જે વ્યક્તિ જે સમય જાગતો હોય ઊંઘમાંથી એના એકાદ કલાક પહેલા એને દંડોળીને ઉઠાડી દો પછી એને પાંચ પંદર વાતો સૂચના કંઈક આપીને તમે નીકળી જાઓ તો એ વિચારોમાંથી એકાદ બેને જ ગ્રહણ કરે એ પણ ઊંધું ચરતું સમજે કંઈ પણ એના ઇન્દ્રિયોમાં કોઈ પ્રકાશ આવતી નથી કંઈ જ્ઞાન થતું પણ એ જ વ્યક્તિ ચાય વાય પીને બેઠો હોય મોઢું ધોઈને કપડા કરીને ત્યારે તમે એને કોઈ વાત કહીને ન જાઓ તો એને પૂરી વાત ગ્રહણ થાય તો તાત્પર્ય છે કે ગ્રહણ કરવાના જેટલા પણ આપણા સ્થાનો છે એ બધા પોતાની પ્રકૃતિમાં સ્થિત હોય સ્વસ્થ એની પ્રકાશકતા છે ત્યારે પછી એની અંદર જે ઇન્ફોર્મેશન આવે છે એ બધી એને ગ્રહણ કરી શકે છે એ મતલબ છે તાત્વિકતા આપણા અંદર વધી છે એને જાણવા માટેનું આ થર્મોમીટર છે કે તમે જે વસ્તુ તમને સપ્લાય કરવામાં આવી રહી છે એ જ્ઞાનેન્દ્રિયોને એ ગ્રહિત થઈ રહી છે ના પૂર્ણ રૂપમાં યથાર્થ પણ આ બધામાં જે અભિભાવની ને કંટ્રોલની વાત છે એમાં ટાઈમિંગ હોય આજુબાજુનો એન્વાયરમેન્ટ હોય આપણી અવસ્થા હોય એ બધું પણ તો ડિપેન્ડ કરે એટલે આપણે ગમે એટલું પ્રયત્ન કરીએ કે સાત્વિક ગુણની વૃદ્ધિ કરીએ પણ રાતના ટાઈમ પણ તો તામસ પણ હાવી થઈ જ જાય રાત્રિના સમયમાં તો એવું પછી જે આપણી અવસ્થા હોય ઉમર વગેરેની અંદર એ પણ તો બધું ડિપેન્ડ એટલે અભિભાવ આપણે પોતાના પ્રયત્નોથી કરવા માંગતા હોઈએ કે જેમ ભણવું છે કે જ્ઞાન ગ્રહણ કરવું જ છે પણ એ કાલ જ એવું તામસ છે કે જેની અંદર ઈચ્છો તો પણ એનો અભિભાવ ન કરી શકાય એવું પણ થતું હવે એક એટલે હંમેશા જે અહીંયા અગિયારમા શ્લોકમાં જે ત્યારે તમને કઈ વસ્તુ કોને પ્રભાવિત કરે છે એ તો હવે વ્યક્તિશ ભિન્ન ભિન્ન હોય કેટલાક લોકોને એ કાલમાં જ સ્ફૂર્તિ આવતી હોય સ્વસ્થતા આવતી તો એ દરેકમાં પણ પ્રભાવ પ્રભાવિત થાય છે મનુષ્ય આ બધા એટલે અહીંયા દસ શ્લોકમાં જે ભગવાને આપે કરી ને કે જેમ અત્યારે આપણે વાત જોઈ કે જ્યારે આપણને આજ સુધી જે ઇન્દ્રિય પ્રવૃત્ત નથી થતી ને કાલે એવા કોઈ કાર્યની અંદર પ્રવૃત્ત થાય તો એનો મતલબ એવું સમજવું કે તામસ ગુણ એ સાત્વિક ગુણનો અભિભવ કર્યો કે સાત્વિક ગુણ નિવૃત્તિ થઈ અને રજસ તમસ ગુણનો અભિભવ થયો હવે એની અંદર તો ખાલી આપણા પ્રયત્નો એમાં કામ કરતા હોય એવું નથી હોતું હું એ કહું છું એટલે આપણે જેમ અદ્રષ્ટ ભગવાને જે પદનો ઉપયોગ કર્યો ને તો એવું કંઈક આજુબાજુની બધી એન્વાયરમેન્ટ ને એ બધું પણ આનો પદનું અસર કરે છે એટલે તો પછી આપણામાં જે પણ ચેન્જીસ દેખાતા હોય એ બધા ગુણોની વૃદ્ધિને કારણે થયા છે કે આવા કોઈ રીઝનથી થયા છે એ પણ તમને ખબર પડે એ પણ અલ્ટિમેટલી તો ગુણો નો જ આપણા લેવલ ઉપર તો જે કંઈ પણ પ્રભાવ છે એ ગુણના રૂપમાં છે બહારનો જે છે એ તો એ નિમિત્ત બની રહ્યા છે એમાં પરિવર્તન લાવવા માટે એટલે જેમ આપણને એમ હોય કે મને આ સમય ઉપર ભણવું જ છે પણ કાલ આપણને એ તામસતા પ્રેરિત કરીને એમાં આપણી પ્રવૃત્તિ થવા ન દે તો હવે આમાં આપણે એવું માનીએ કે આપણો તામસ ગુણ જ આપણને આમાં પ્રવૃત્ત નથી થવા દેતું એટલે આપણી વૃત્તિ તામસી છે એવું સમજવાનું કે કાલનો તો બાય ડિફોલ્ટ એવું નેચરલ પ્રભાવ જ છે કે જેમાં તમે ઈચ્છો તો પણ કંટ્રોલ ના કરી શકો અમુક વાર છે પણ ખરું આપણે દ્રષ્ટાંત લીધું કે એ જ કાલ કોઈને એ જ વાર કે બધું રાત પડે બધા સુઈ જાય પછી હું વાંચું કેટલાક લોકોની એવી પસંદગી છે એમના ઉપર એ કાલનો એવો પ્રભાવ પડતો તો જેને આપણે તામસ કાલ કહેતા હોઈએ છીએ અને એના કારણે આપણી પ્રકૃતિ છે એ તામસી થઈ જતી હોય એ જ કાલ એ જ પરિબળ છે એ બીજાના ઉપર એકથી પ્રભાવિત નથી થતું એનાથી વિપરીત પણ કાર્ય કરવામાં એમને પ્રેરિત કરી શકે છે તો એમાં ઇદમ ઇથમ કહી શકવું બહુ મુશ્કેલ છે કે વસ્તુત એની અંદર કાલમાં તામસતા છે કે આપણા અંદર આપણે એને તામસતાને વધારનારું એ પરિબળ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર બની પછી એક હું એમ કહું કે દાખલા તરીકે અત્યારે કોઈ વ્યક્તિ તાત્વિક અવસ્થામાં છે એકદમ પણ ભલે એ તાત્વિક અવસ્થામાં છે પણ જેને એની ઊંઘ થોડા પ્રમાણમાં એને ઊંઘવું તો પડશે ને સુતા સુવા વગર તોય ચાલશે પછી એને જરૂર પૂરતું ધન સંચય કરવો પડશે દ્રવ્ય કમાવવું પડશે એ કમાવા માટે થોડો લોભ બી રાખવો પડશે કે કોઈ બી રીતે ઇફેક્ટ જેવી રીતે મૈત્રેજાએ કહ્યું એમ એ બધી સરાઉન્ડિંગ ની ઇફેક્ટ એના પર થવાની જ છે ને તો પછી એને એને સાત્વિક કેવી રીતે કહેવાય શું એ સુવાનો નથી કે શું એ ધન સંચય નથી કરવાનો કે શું એના આશ્રમો કે વર્ણના આશ્રમ ધર્મો નથી પાલન કરવાનો એના ગુણ પ્રમાણે તો પછી આપણે પ્રપોર્શન ની વાત કરી ને કોઈ ચાલો કે સુઈ જવું એ તો આપણા શરીરની આવશ્યકતા છે એને તામસ ગણવું કે સાત્વિક ગણવું ઓબ્વિયસલી એ તામસ જ છે પણ એના કારણે એ વ્યક્તિને તમે આ તામસી છે એવું ટાઇટલ ન આપી શકો કેમ કે એ તામસ ગુણના પ્રપોર્શનમાં એટલે કે એની પ્રાયશ બધી પ્રવૃત્તિ સાત્વિક તે વખતે એનામાં એટલે ત્રણેય ગુણો તો સાથે સાથે જ છે આપણી અંદર પણ વધારે સમયે વધારે કાળ વધારે પ્રવૃત્તિઓમાં સાત્વિકતા દેખાતી હોય તો આપણે એવું ટાઇટલ આપી દઈએ કે સેવન્ટી પર્સન્ટ સાત્વિકતા છે થર્ટી પર્સન્ટમાં રાજસ્થો તામસતા રહેવાની છે જે આપણા માટે આવશ્યક પણ છે જેમ નિદ્રા વગેરે એ આવશ્યકતાના નિદ્રા વગેરે ગુણો જે છે એ સેવન્ટી પર્સન્ટ થઈ જાય ને સાત્વિક થર્ટી થઈ જાય તો પછી આપણે એને તામસ વ્યક્તિનું ટાઇટલ આપી દઈએ એટલે ઊંઘે છે વ્યક્તિ તો એ ઓબ્વિયસલી સાત્વિક વ્યક્તિમાં પણ તામસતા જ કામ કરે છે તો એનું જ ગુણ છે પણ પ્રપોર્શન ઓછું છે પ્રાપ્ય ગુણ વધારે છે એટલે આપણે વ્યક્તિને તામસી ન કહીને સાત્વિક કહીએ ઈંદર પણ સાત્વિક હોય છે આમ તામસતા છે નિદ્રાને તામસતાનું દૃષ્ટાંત આપી પણ સાત્વિક રાજસ નિદ્રા પણ હોઈ શકે જેમ ઝપકી ઝપકીને રાતના पचीस वार मणस उठी जो है राजस्थी निद्रा है तामसी निद्रा एट नौ उठाड़ो तो बार वगे सुधी सवार बपोर न उठे तो तामसी निद्रा सात्विक निद्रा आटला वगे उठी जाए तो वगर तो निद्रा में तामस होवा छता राजस्थ कोई गुणातीत व्यक्ति है એને એને આ ગુણોની ઇફેક્ટિવ રીતે સમજવાની એની બી બધી ક્રિયાઓ તો છે જ ભલે એને કર્મ ને આધીન ગુણાધીન નથી થઈ રહ્યો એ પોતાના અધીન ગુણને વર્તવા ઇમ્પોઝ કરી રહ્યો છે જેમ મધુમામા છે મુંબઈમાં પિતા એ અર્જુન માટે જેમ કે છે ને ગુડાકેશ નિદ્રા જેના અધીનમાં હોય તેમ એવું છે મેં સંકલ્પના પ્રમાણે નિતરાય ત્યારે પણ ડ્રાઇવિંગનો ગાંડો સો ત્રણ ત્રણ ચાર દિવસ સુધી સતત કરે ગાય પછી બીજા બધા લોકો ખાવા પીવા માટે એટલે એ 15 મિનિટનો ટાઈમ મળે ત્યારે મેનેજર થઈ લે છે પરત 15 મિનિટથી ચાલતા રહે એનો કોટાઈવે છે પુરો થી એકદમ સીધો સીધો રસ્તો હોય કે ટ્રાફિક ઓછો મોછો બગ અમે લાગે કોઈ પાંચેક કિલોમીટર સુઈ શકાય છે સુઈ જાય ચલાવો બધા ડ્રાઈવરો એવું જ કરતા હોય બધા ડ્રાઈવરો એમ કરતા હોય સવારના બે ત્રણ વાગ્યાનો ટાઈમ હોય ત્યારે તમે જુઓ જાગીને બીકના વાગ્યા તો પાંચ પંદર કિલોમીટર તો નિધનમાં થાકાવી જ લેતા લક્ષ્મણ એમને છ મહિના લે અને સુવે શકે ગુણાતીતતા છે થોડી ઘણી ગુણાતીતતા આપણે પણ કરીએ જેમ બચ્ચાઓ તોફાન કરતા હોય તે વખતે આપણને એમના ઉપર આમ ભરે લાડ પ્યાર હોય પણ ક્રોધ નહીં કરીએ તો બગડી જશે તો કૃત્રિમ ક્રોધ એમના ઉપર કરી દઈએ એ જે છે આપણે આપણા આધીન કરીએ છીએ ને એ ગુણાતીતતાનું દ્રષ્ટાંત છે આપણા માટે સીમિતમાં છે ઘણા લોકોની અંદર વધારે પ્રમાણમાં એટલે ગુણાતીત વ્યક્તિને ગુણો એના અધીનમાં થઈ એના જીવન મુક્ત ની અવસ્થામાં આપણે એવું જોઈએ છે એટલે જીવતા છતાં મુક્ત ની અવસ્થા છે તો કઈ એ લોકો ખાતા પીતા ના હોય ને ના હોય એવું ના જ તો બધી થઈ જ રહી છે પ્રવૃત્તિ પણ એમને આધીન થઈ જાય બંધન ના થાય એમ અહીંયા ભગવાને જે કીધું ને કે નિદ્રા થી બંધન થવું આલસ્યનું બંધન થવું જ્ઞાનનું બંધન થવું એવું બંધન ના હોય मुक्त मुंबई में मोटा भागना नौकरिया तो लोकल ट्रेन में सफर करता हो उबा उबा जाम हाथ तो पर पकड़ रखे हो ट्रेन में पड़े नहीं बता एक बीजा से नींद थी जाए घरे पहुंचे सवार उठी नींदर ना पूरा આમ જ પૂરું કરી લેતા બધા ગોળાકેશ કહેવાય <laughs> હવે શું કરવું બાલે આજે અહીંયા